સાચી દીક્ષા મહારાજ કહે છે કે દીક્ષા વગર મોક્ષ નથી એ વાત ખરી વાત સાચી છે દીક્ષા વગર મોક્ષ નથી પણ દીક્ષા કોને કહેવી દીક્ષાની વ્યાખ્યા તો હોવી જોઈએ ને કઈ દીક્ષાથી મોક્ષ થાય આપણે કબૂલ કરીએ છીએ કે દીક્ષા વગર મોક્ષ નથી પણ ખરી દીક્ષાને એ સમજ્યા નથી મહાવીર ભગવાને કહેલી દીક્ષા અમે જ આપી શકીએ છીએ દીક્ષા એટલે શું જ્ઞાનને જ્ઞાનમાં બેસાડવું અને અજ્ઞાનને અજ્ઞાનમાં બેસાડવું એનું નામ દીક્ષા તે દાદા એકલા જ સાચી દીક્ષા આપી શકે પોતે દીક્ષિત થયો નથી તે ક્યાંથી દીક્ષા આપી શકે અને કહેશે કે મેં દીક્ષા લીધી બે જાતના મોતી હોય એક સાચા ને બીજા કલ્ચર્ડ અત્યારે તો બનાવટી મોતી ચાલે છે ને માટે જન્મ પહેલા કોનો થયો સાચાનું માટે સાચા મોતી હતા તો બનાવટીનો જન્મ થયો તેમ પહેલા દીક્ષા સાચી હતી ત્યારે જ આ કલ્ચર્ડ દીક્ષાનો જન્મ થયો છે ને આ અક્રમ માર્ગ છે એટલે કોઈને તરછોડ નહીં મારવાની વહુ છોકરાને તરછોડ નહીં મારવાની ઉલટું રોજ બૈરી જોડે ઝઘડતો તો એ બંધ થઈ જાય ભગવાને દીક્ષા શબ્દ ખોટો નથી મૂક્યો પણ દીક્ષા કોને કહેવી એ જાણવું પડે ને ભગવાનના વખતમાં દીક્ષા આપતા ત્યારે આ બોલાવતા હતા શબ્દો એના એ જ રહ્યા છે પણ દીક્ષા બનાવટી થઈ ગઈ છે એ ગો મે માસાઓ અપ્પા નાણ દંસણ સંજુઓ સેસા મે બાહિરા ભાવા સવ્વે સંજોગ લક્ષણા સંજોગ મૂલા જીવેણમ પત્તા દુઃખ પરંપરા તમ્હા સંજોગ સંબંધમ સવમ તિવિયેણ વોસરિયામી અત્યારે તો દીક્ષા લીધી અને કલાક પછી ચીડાયા કરે સવમ તિવિયેણ વોસરિયામી કર્યું પછી શું કામ ચીડાયા કરે છે બધો કલ્ચર્ડ માલ આ દીક્ષા તો પાછી બંધનમાં બાંધે અહીં અમે દીક્ષા આપી દઈએ છીએ એટલે સંસાર રોગ બધોએ મટી જાય અમે તમને આત્મા હાથમાં રોકડો આપીએ છીએ તે દાઢે જ દીક્ષા આપીએ છીએ દીક્ષિત કરીએ છીએ લોક દીક્ષાને એમની લોક ભાષામાં સમજે છે પણ એ તો દીક્ષા કહેવાય નહીં તમે આવું કહો તો કોઈ માને નહીં કારણ કે જ્યાં ભાષાનો અર્થ જ એ જ થઈ ગયો અને જ્યાં જે ભાષા ચાલતી હોય ત્યાં તે ભાષા ચલાવવી પડે અત્યારે તો આઠ આની ઘઉં અને આઠ આની કાંકરાવાળું થઈ ગયું છે આ આખી નહીં પણ ટુકડાવાળી સોપારી આવે છે ને ઉપર કશુંક ચોપડે ને મીઠી લાગે પણ એ તો બગડેલી સડેલી સોપારી હોય તેને ભેગી ગળ્યા પાણીમાં નાખે ભાન જ નથી લોકોને કે સોપારી ખાવી છે કે સ્વાદ ખાવો છે સ્વાદ જોઈતો હોય તો મીઠાઈ ખાને અલે આ સ્વાદ માટે સોપારી ખાઉં છું માણસના એ ભાનમાં નથી સોપારીનો સ્વાદ ચાખવો હોય તો સોપારીને જ ખા સાચી ચીજ આપણા હાથમાં જ ના આપવા દેને આ તો ડફોળો છે તેનાથી ડફોળાઈવાળી ચીજ ડફોળને ખાવા મળે અને સારી ચીજ સારાને મળે એટલે અમે કહ્યું કે આ ડફોળોનો ઉપકાર માનજો કે એમને લીધે આપણને સારી વસ્તુ મળે છે ડફોળ સાથી કયા કે પૈસા આપીને ઉપરથી ડફોળાઈવાળો માલ લઈ આવ્યા